વિનમ્રતા દાખલો એવું થાય એવું દાખલો કરો એને હિતકારી થાય એ નમ્રતાથી એનો અહિત કરી દે પછી શું થાય પોતાનું અહિત કરે વીર નિમ્રતા કરવાની જરૂર નથી જેને આમ આમ ચાલેવું હોય વીર તો વીર કરવી જ છે પણ જો કદી વીર હવામાં માણસ વધારે નુકસાન કરતો હોય તો આપણે પાછી લડામાં હાથમાં દેખાડવી શું કરવું જરા કઠોર થવું જરા કઠોર થવું એમ કે છે કઠોર થવું એક વણિક હતો આમ તો નાનો સ્વભાવના પણ લોકો બધા લોકો ફરી વળેલા ને અને એ બધા દિવાળી મારા રસ્તો કાઢ્યો મને કાંઈ છોડી દીધી મારી માને તમારી માને મારી માને તમારી માને મારી માને બોલવા મળે ને તે પેલા લોકો ગભરાયા એમાં કશું હિંસા નથી મારી માને તમારી માને એટલે તમારી માને કેમ પેલા જીતે તમારી માને ક્યાં કરી મારી માને તમારી માને તમારી ભડકાઈ ગયા બધા આખર ગયા અત્યારે થઈ ગઈ કે મગજ બગડી જ આવે એવું કહેવાય બગડી જ હા પહેલાનો આસર નહીં આગળ શું કહ્યું મગજ બગડી જ કહે શું કહ્યું બીજા થઈ ગઈ છે સાથે હેરા કરાવી ચાલી હા ચેકને ફેરવી નાખતા રિઝલ્ટ એટલે મશીનરી મશીનરી પાસે ના થાય મશીનરી ના થાય ચેકલેટ રેજ છે મશીનરી ચેકલેટ હોય છે ને બધે હોય ક્યાં રહ્યા છે જો આપણા મિત્રાગતા ની હિંમત રહેતી હોય અને આ જ્ઞાન વિતરાગતા વાળું છે વિચારતા કે જ્યાં ઢોલ મારો કરવાનો શું કરું રાગદેશ સાથે જ છે તમે શું ક્રિયા કરો તેની સાથે બાંધગત નથી તમે શું ક્રિયા કરો છો તેની બાંધગત નથી રાગદેશ અને તે રાગદેશ ના થાય મને જ્ઞાન આપે બહુ એ નહીં કરવું હા એક કહે પારો ખસી ગયો મારો આવે છે આપણી નમ્રતાથી સામા માણસ કડક થતો જાય ત્યાં ઉપાય કરવો નમ્રતાનો દુરુપયોગ કરતો જાય એટલે ઉપાય અવશ્ય કરવો શું કહ્યું અમારું અમારે નુકસાન થઈ જાય આપણે ક્યાં કહીએ પણ અમારે નુકસાન થઈ જાય તો એવું આપણે નિમત શા માટે કરીએ હે હા બધા બધું સારા આપણે કહેવાનું આશરે કે જમાવો બરોબર મારી આવી શું કરું એ ફરજ લાગુ પાડી દીધું જુદા બહુ મુશ્કેલ મુકાય હશે ને દરેક ને આવું કરવા જેવું દાદા એમની વાત બધાને લાગુ પડે છે એમની વાત જે છે એ બધાને લાગુ પડે છે એમ પ્રાણભિકા છે એ મિલ બધાને લાગુ પડે એ ચાવી આપણે કહીએ ફાઇલો દાદા એવી કરપ્ટ ફાઇલો આવે છે એવી કડક ફાઇલો આવે છે એવું છે આ ડાક્ટર દવા આપે છે ને દવા આપે છે તે ઉપર લખેલો છે દવા હલાવી ત્રણ વખત પીવી એવું લખેલું હોય છે છતાંય આપણને પેલું કોણ આવે હિંસા કરે હલાવાળી હલાવી હિંસા કોણ કરે હા ના હલાવાય હલાવી છે પછી અકડે છે તે તે કરે કારણ ખાનદાન માણસ નમ્રતાનો ઉપયોગ સદુપયોગ હોય કેવું હોય ખાનદાન એનું કહેવાય હું ઓળખી શકું કે સેવી નમ્રતા બતાવતો બે હાથ શકાય છે એમ ખાંડ અને જે કાંદાનો દુરુપયોગ કરે ઉપર તકલીફ આવે એટલે આપડે પછી એમાં ચાલી જોઈએ દુરુપયોગ કરનાર હોય હોય ના હોય હોય અમે જ્ઞાની પુરુષ દુરુપયોગ કરતો જ ચાલી દીધો શું કહું દાદા એવું હશે ખરું કે દાદા પાસે આવ્યા પછી જાગૃતિ વધી સાથે સાથે ફાયદો પણ વધી જલ્દી નિકાલ કરવા માટે વધ્યું એ કહે છે કે દાદા પાસે આવ્યા પછી જાગૃતિ વધી અને ચીકણી ફાઇલો પણ વધી તો આ બધું નિકાલ થવા માટે બધું વધ્યું પણ નિકાલ નિકાલમાં જતે થોડું આપણે એનું એક રાખવું જોઈએ કે આ નિકાલમાં હવે માર્ગે ચાલી છે ઉદય માર્ગે ચાલતી હોય તો આપણે પ્રેશર આપી દઈએ શું કહ્યું દાદા પણ એવું બને કે દાદાનું જ્ઞાન લીધા પછી જાગૃતિ વધી જાય છે અને સંસારની અંદરના સંબંધો તો બધા સરખા જ રહેલા હોય છે ત્યાં જ્ઞાન હોતું નથી હવે એ લોકોની જાગૃતિ પેલા જે હતી એટલી એટલી જ રહેલી છે અને આ બાજુના પક્ષે જાગૃતિ અત્યંત વધી ગઈ છે હવે વધી ગયેલા હોવાના કારણે ડીલિંગ કરતી વખતે કદાચ પેલું ચિકાસ વધારે લાગતી હોય અને દાદા એ ફાઇલો પછી એમ ના કે તમે દાદા પાસે ગયા અને તમારી જાગૃતિ ત્રણ હજાર ઘણી વધી ગઈ તેમાં અમારો શું વાંક જાગૃતિ વધી જાય થી ની જાગૃતિ ની હોય એટલે પેલી ફાઇલ વધારે ચીકણી લાગે એ તો તમે સંભાળ નિકાલ કરવાનું થશે સંભાળ થઈ જશે આ તો ખૂબ સંજોગમાં એ આગળ પૂછે એ જુદો સંજોગ છે એટલા પૂરતી જ આપણે એ રાખવાનું શું કહ્યું બીજા બધા નિકાલ થઈ જાય દરેક માણસને આપણે તો નિરંતર પરિચય આ તો પરિચય હોય તે કરાવો આજ્ઞા એપ્લાય કરવાની વધારે પરિચય હોય ને એ નિર્ભર એક કે બે જણ હોય ત્યારે આપણે ચાલી રાખી દઈએ વિષમતા એટલી વધતી જાય છે એટલે આ જાગૃતિ કામની છે અને ઓપરેશન જરૂરી પડે એ કરુણા રાખીને કરવા પડે છે એ કહે છે કે બહાર બહુ વિષમતા વધતી જાય છે એટલે જાગૃતિ રાખીને આપણે જે ઓપરેશન કરવાનું હોય તો કરવું પડે છે કાલે હવે અસર પડી તો એમ વિનમ્રતા ના વિનમ્રતા ના કરાય શું કરવું અસર વ્યવહારથી રહેવું પડે આપણે હોય ત્યારે આપણે રાગદેશ ન થાય અને એવું જ્ઞાન મેં આપેલું રાગદેશ ન થાય અને જે કઈ રાગદેશ જેવું દેખાય છે તે નિકાલી બાબત છે એ ડિસ્ચાર્જ બાબત છે શું રાગદેશ પોતે કરતા હોય તો થાય હું જયંતિભાઈ છું તો રાખશે હું સુધાર્થનાથ છું અને જયંતિભાઈ મારું નામ છે અને તે લૌકિક છે ડ્રામેટિક છે આ ના થાય હલો કોચ તો કોનું નામ કહેવાય કે જે કોચની પાસે હિંસક ભાવ હોય જે લોકો પાસે હિંસક ભાવ હોય હિંસક ભાવ કરાવવાનો આત્મા જુદો પડી ગયો એટલે ક્રોધ થતાની હાથે આત્મા શું કરે આવું ના આવું જોઈએ આવું ના આવું જોઈએ આવું બે એક થઈને એક થઈને જે ક્રોધ કરતા હતા તે હવા લડ્યા પછી ફ્રેક્ચર થાય કે નહીં પછી ફ્રેક્ચર થઈ જાય ને ફ્રેક્ચર થઈ જાય ને એમ કે છે લડે તો ફ્રેક્ચર થઈ જાય એવું લડતા નથી એના અભિપ્રાય બે પડી ગયા યોગ થતા ની હાથે અંદર એમ થાય કે આ ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ એવું થાય શું થાય ગમે નહીં આપણને સમજો ને શુદ્ધાત્માને અને પેલા છે તે પોતે પોતે તન્માયકા થઈને કરતો હતો એટલે હિંસક ભાવ હતો એની પાસે એની પાસે હિંસક ભાવ નથી શું નથી અને બીજો તાંતો નથી તાંતો રાતે થયું હોય હવારમાં કશું એનો એ ના કલાક પછી તાંતો ના હોય અને નહીં તો પંદર વર્ષે તો હતો ના જાય પંદર વર્ષે આપણને કે આરતી અધુ રખેલા સવાર એટલે ક્રોધ માન આયા લોકમાં ઇજ્જત ભાવ અને સ્વાતો હોય તો છે નહીં તો નથી દાદા જ્ઞાન પેલા સાચે લખાયા હોય એ જ્ઞાન પછી ભૂસી જાય ને જ્ઞાન પેલા એ શબ્દો જે હોય સાચે લખેલા એ પછી જ્ઞાન પછી ભૂસાઈ જાય ને ભૂસાઈ જાય પછી બે જ્ઞાન ભૂસાઈ જાય બેવું જણે જ્ઞાન સાધ્ય કરો પણ પુરુષાર્થ કેળવવા માંગુ છું ફરજો બજાવીને જીવવા માંગુ છું લોકો ફરજ બધા કરી ફરજ ફરજ શબ્દ છે તેનો અર્થ કરજે ફળ બધામાં નથી હોતું ફળ તો ફરજિયાત જ છે શું તો સિક્કો ને એના બાપ નો સિક્કો નથી એમ નામ ફરજો એમ બજાવવાની ફરજ ખોટો અહંકાર ફર્યા કરીએ ફરજો બજાવી ફરજો બજાવી ફરજ એટલે ફરજિયાત ડ્યુટી બાબુ અને બાપનો સિક્કો નહીં ત્રણ પાંચ ત્યાંથી વડાલા જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ સાંજે હા એ બોલે હા હા ઈતે હા ઈતે મરો વા કુદરા બોલીએ ભલી વાર ના કહી કઈ કઈ હિંમત ની વાત કરો છો કઈ હિંમત ની વાત કરો છો કઈ બાજુ ની હિંમત સંબંધ ની વાત કરો છો આ કઈ બાજુ ની હિંમત સંબંધ ની વાત કરો છો જે પ્રાપ્તિ કરી છે એની એની તો સંપૂર્ણ હિંમત છે બોલવા નથી આવતી બોલવાનું પાછા પડી જાય રંગતા થયા ઘંટ ઘંટ વાગ્યો ના વાગે સાચો બેન હોય તો સાચું બરોબર ના હોય તો <laughs> કાળજી તમે ના જોતો રાત પામ તો ના બદલાય તારે મેન લાઈન ચૂકે નહીં ગુટ ગઈ આ તો એક માસ નીચે હોય ને સમજાઈ જાય પાછો બદલી જાય ગાડી એ બાજુ હા ખુલ્લા તરફ તમને ખબર મને માફ બધા એ તો આપણને ખબર જ હોય કે આ પાટો નીલ લાઈ પછી પેલો પેલો સમજાવ એટલે ભગવી જવું હતું ભગવી જવું ના ચાલે એટલે લાઈન બદલી નાખે ગમે તે પાત્ર બદલાયો હોય તો એનો પાત્ર બદલાય પણ આપણો ના બદલાય શું કહ્યું આપણને પાત્ર બદલાયો ને એનો પાત્ર બદલી જાય એવું જ્ઞાન હાજર એવું Thank you. પાટો એટલે એનો શબ્દ માં કહો આપ એનો શબ્દ નો શબ્દ નો કોડ પાડો એમ પાટો કે પાટો બદલું કહ્યું ને કે શબ્દ નો જરા ફોડ પાડો વધારે બીજી બાજુ ભમી જતું વાર ના લાગે ભૂલી ગયા પછી એનું પરિણામ ખબર નથી રહેતી ભમાનાર ભમી જાય છે તો એક ક્ષણ પણ ભમે નહીં ગમે તે ભૂલચૂક થયો ત્યારે ખબર જઈ જાય ભમ્યો બધા ભમી જાય પણ ભણવું જોઈએ તો પેલા મેલી વાત ભણાવવાની તો જોઈતી પીરસી તે જયારે જોઈતું છે જોઈતું ના હોય ત્યારે જોઈતું હોય તો પણ તેમાં પણ જાગૃતિ એવી રહી છે કે જોઈતી હોય તેમાં પણ જો બધી પાતો બદલાય તો વ્યવહાર જે બને છે એમાં તો કોઈ ધારણા જ હોતી નથી કે આમ જવું કે આમ જવું જે વ્યવહાર બને છે એમાં કોઈ જાતનું પેલું હોતું નથી પકડ હોતી નથી કે આમ આમ જઈએ છે કે આમ જઈએ છે બાકી જે નિશ્ચય છે એમાં ખસતું નથી વ્યવહાર પછી જયારે નીચે કશું જ જાય લાગે વ્યવહાર થશે નીચે ગઈ મનમાં પાછા કાઢ ના નિશ્ચયમાં કશું ગયું નથી પણ વ્યવહાર લાગ્યો તો સમજી ગયો થઈ ગયો લગી જ ચેતવા દેવ ચેતવા આપણે પંચોતેર માં કહેલી આ વાત મને આ વાત મને બે વખત કહેલી છે આગળ પંચોતેર એટલી નીકળેલી ફરી એવું કહેલી એટલી બધી યાદગીરી છે ના શકે પણ પડે નહી હા તો હું આપણે ભેદભાવ આટલા બધા કહે કે કોઈનું માનીએ રામ કઈ બાબતમાં કઈ ગઈ આમાં સમ્યક છે સમ્યક શું છે એ ખોશો કઈ પછી હવે પૂરો મારીએ શું કરો પછી શહેરો મારી આવીએ કોણ કશું હોય નહીં ઘણા ભોળા પણ ભોળા દાદા દર અતિશય છે કેવું છે ભોળા હતા નાની પુરુષ હતા મૂર્ખ મેળવમાં શું ફેર ગળે ગાળવાની શક્તિ કરી ત્યાં માણસ વાત કે છે ને ગાતા આવડે ઘણા પરિચય ખબર પડે ઘણા પરિચય ખબર પડે એના પ્રપંચ ના હોય એના મૂર્ખ શીખે છે એના પ્રપંચ ના હોય એ ઉઠા તો આ સત્સંગ થઈ જાય ત્યાં કહ્યું આમ થઈ ગયું દાદા દાદા એમ વાત નો છે કયા એડજસ્ટમેન્ટ આપ એ વસ્તુનો સ્વીકાર નથી કરતા હતા કોઈકનું કહેવું માનવું કે ના માનવું એની પાછળ કઈ કયા પ્રકારનું એડજસ્ટમેન્ટ છે આપનું એ આપણે કશું કહેવા કે તમે કયા એનું માનતા નથી માનવું કે ના માનવું સાથે ધરાવડાવે અલીપુર ઉદ્ભવ પણ આવ્યા હતા પછી રહી છું એવા જેવા દેખાય ખરા જ્યાં કપટ નથી એ ભોગવું કેવું કપટ નથી બોલ તો કપટ હોય શું હોય જ હંમેશા બોલ પણ આવ્યું આ બધું કપટ હોય જ જ્યાં કપટ નથી તેનું ભોગવે છે સાઈઠ પર્સન્ટ કપટ નથી કપટ હોય તો કપટ હોય એવું કેવું કપટ ના આધારે ભોળપણ રહેલું હે કપટ આધારે ભોળપણ રહેલું એટલે પોલીસ ગયેલી હોય કપટ આધારે એટલે ભોળપણ કે પોલીસ ને કપટ જતો હોય તો પોલીસ કેસ નહીં રહે એ કપટ કેવું કેવા પ્રકારનું કપટ કયા પ્રકારનું કપટ કપટ પોતાથી બધું ગુપ્ત રાખવું હરેક બાબતો બધી પ્રકારના કપટ કોઈને લાભ લેવાનો પ્રકાર કપટ કોઈ આ પોતાની ગુપ્ત રાખવું શેનાથી ગુપ્ત રાખવાની વાત છે ગુપ્ત રાખવાની ગુપ્ત રાખવાની વાત છે જોઈ ના જાય એટલે સારું તો રાત બંધ થઈ જવું ના થઈ એવું બને એનું શું કપટ કહેવાય કદી બીજી કહેવાય ભોળપણ ક્યાં આવ્યું ભોળપણ એમાં ભોળપણ ક્યાં આવ્યું કપટ છે એટલે પણ હમું હોય જ એટલે પોલીસ ને ના હોય તો બને જ નહીં કપટ કપટ એટલે પોલીસ નેસ ની નિશાની કપટ હોય તો જોરપણ હોય જોરપણ હોય તો કપટ એવું માની લેવું હવે આ તો બધી બહુ ચીજો પણ હવે પાટો ના બદલાય એટલું સાથે છે ને બહુ સારી ચેતાઈ છે અત્યારે તમે મારી આવે પાટો બદલનારો અત્યારે ગાડીએ બદલ્યું પરિણામો ઘૂસે જાય એટલે પછી રાગ દેશ થાય શું થાય ગાડી ગાડી છેટે ગયા પછી પરિણામો ઘૂંચાય મને કામ લાગશે આ વાત કહ્યું છે બધી પાટો કીધો આપે એટલે પાટો એની એનો ધ્યેય હોય ને જે પાટો કીધો આપે પાટો આમ બદલાઈ જવો હવે પાટો બદલાયો નથી તો પાટાની ધ્યેય કરો પાટાને કયો ધ્યેય ગણાવો એમ મોક્ષનો લાઈન હા એટલે એવો શબ્દ પ્રયોગ જોઈ લો તો એમાં પૂછવું ના પડે બધા સમજી એ કે તો બદલાય કઈ બાબત કઈ બાબત નું ઉભું વિરુદ્ધ જતો રહે સપાટા બંધવાર જ લાગે ઉમસ ના કઈ ભૂલ રહી જાય એ જ બધું કપટ ને પોલીસ ને બધું લોકો ના પડે કે આ ખરું ખોટું what is correct what is wrong સમજણ કેવી રીતે ઉભી થાય કરેક્ટ અને રોંગ ની સમજણ કેવી રીતે માટે ઘર બધું આપવું શું કરતો જા લાઈન પછી કઈ ખસી જશે વાર નહીં મેં જોયેલો સર મેન લાઈન પર ખસી ગયેલો હવે જો આગળ ગયા હોત ને તો પછી નહીં શું લાવત જંગલમાં ખોઈ ગયા હોત શું કહ્યું સારું છે પૂંચારી છો જોડ બાપો ના બદલાઈ મેઇન લાઈન જૂની ગાડી જાય તો મેઇન લાઈન પર બોલીએ તો લક્ષણો કેવા હોય કપટ જવી જોઈએ કપટ જ કોડ પાડો ને તને ખબર નથી કે અહીં કપટ છે અહીં કપટ છે તમારી બોલ પણ બોલ પણ એટલે કોઈ પાંચ કાર મેળવ્યું તો હાથ બધું દાદા મરી ગયા એટલે થોડા પૂછે કયા દાદા મરી ગયા કયા દાદા મરી ગયા આપી મળે બધા બાપ ની સાચી મંજણી નાની સાચી મંજણી એમની સમજણ થી કેતા શું કહે શપથ નથી એમ કરતા સમજણ થી કેતા આખું જગત ની બધી વાતો બધી બધી માન્યતા પેલી જ હોય છે ને અને જ્ઞાની સિવાય બીજા બધાની વાતો પોતાની સમજણ ની જ હોય છે ને જ્ઞાની પુરુષ સિવાય જગત ના લોકો ની વાતો પોતાના વ્યૂ પોઈન્ટ ની જ છે સમજણ ની હા પાડવી પડે સાંભળવું પડે શું કહ્યું દાડા કાઢવા પડે એ વાત શું કહી આપે આપે કહ્યું ને એ આપણે સાંભળવું પડે સાચું માનવું પડે હા પાડવી પડે દાડા કાઢવા પડે એ સમજાયું નહીં એવું કરવાનું કે એવું થઈ રહ્યું છે એમની કે તો નહીં કરવું આપણે જે હાથથી મારી એવું સાંભળવું આપણે શું કહ્યું બીજું બધું આપણા હાથમાં જોઈએ ને આપડે તો કન્યા ટુકડા રાખવું કન્યા કોટો ક્યાં જાય શીર્ષક તમને ખબર એટલા પૂરતા કેમ છે એનું સાધન અસ્તક ન કહીએ વિજ્ઞાન જ બધા દોષકાર છે બીજે કોઈ વિજ્ઞાનકાર છે પછી કઈ એવો કાલ નહીં કે ભાઈ દોષ કામ કરવું સારું से काली उड़े समझ रहे नहीं तो अटकी जाए પોતાની જોડે લેવલ કાઢો નહીં બીજા કાઢીએ બે તો કામ મનમાં લેવલ ખોટું હોય એમાં હાથે હોય લોલ મારી બે અટકી જાય તો શું થાય હજુ તો બહુ બહુ હોય હજુ બહુ જરૂરિયાત શું ગાડીઓ પાટા પછી ખરી જતા વાની ગાડી આટલી બધી લબાઈઓમાં આ પૂર્ણ કરતા એ લાવવું એટલે બધું સમજવું પડશે પહેલું તો કરતા જ જવું જોઈએ ભોજન પાસે જાણકે થઈ હોય પછી કોઈ બેઠું હોય તો તમે ભેગા થાય તો પૂછે ને કે શું બોલતા મારા આવ્યા પછી બને એવું બને બને શું એવું જ બને છે ને ઘર આવ્યા પછી શું બોલતા હતા શું કહેવાય હે એ શું કહેવાય મોખનાર આખો ઉડી જાય આખો મોખનાર ઉડી જાય પછી મારા હારું શું બોલતા હતા એવું તને રે કટાક્ષ રાખું દિવસ એટલે પોતે ચાર છે એવી ગમે તે બોલતો મારે મોડે બોલતો હતો નહીં અહંકાર કેવાય અહંકાર કેવાય અહંકાર કેવાય અહંકાર કેવાય અહંકાર અહંકાર તો અહંકાર બધો તો કપટ છે આ પોતાનું બધું છુપાવે સારું બધું પોતાને છુપાવવાનું નથી સર બોલે એ ભાઈ આવું તપાસ કરતો મારી પાસે બોલતા હતા તે ગમે એવું ગાવું એને ગાતા જ કરે અરે ભાઈ રૂબરૂ ગાવ હોય તો મારે ભંગ કરશે હું દારૂ પીતો હોય તો ભંગ કરશે બરોબર હું કઈ તપાસ ના કરું મારી પાસે બોલ શું કરતો જે પડતા પડે એને સમજણ પ્રમાણ વિચારે એનો કોઈ કઈ સમજણ ઓછી ત્યાં બધી આ તો ખાતા આવડે એટલી છે શું છે તે અઠવાડિયું પાડે બધે સાહેબ મારે પડે છે અઠવાડિયું બધે એ કરે છે નહીં બસ મારે આમ પડી જાય ને તો બધી ખરી વસ્તુ છે આજે મોક્ષ માર્ગ નો ધ્યેય નક્કી થયો છે પણ એને જે બાધક હોય અથવા એના અનુમોદક કારણો અને બાધક કારણો એના સ્પષ્ટ વિભાજન ના થાય ત્યાં સુધી આ માર્ગે પાટી આ પાટે પાટે ગાડી સ્થિર રહેવી અને પૂર્ણાવતી થવી એ બહુ બહુ મુશ્કેલી દેખાય છે મુશ્કેલી ના એટલે આ બધું બાધક અને હેલ્પિંગ કારણો અને બાધક કારણો એનું આમ પેલું સ્ફોટ પડ્યા કરે તો જ આ બધું સરસ ચાલે મુશ્કેલી બોલો તો કામ જ નહીં થાય કઈ વિજ્ઞાન તમે કઈ એવું આવ્યું છે કોઈ મુશ્કેલી જ છે પણ આવું જયારે આ ફોડ પાડો કે આ બાધક વસ્તુ છે બાધક તો એવું બધું એ ઘણા બધા કારણો હોય છે ને બાધક એના કારણો એમ નહી હા એક બતાડ્યો ને મારું માટે શું કેતા હતા એ પૂછ્યું એ મોક્ષ માર્ગ ને ભયંકર ઊંધું ચાલ્યું કહેવાય ગમે તે બોલે બરાબર એવી આપડી જાત કરી નાખી એવી આપડી જાત કરી તું જાણો છો ને એવું બને છે એવું અરે કોન્ડન હું હોવું અરે કોન્ડન તો આપણે માટે બોલતા હતા આપણે કોણ નામ દેનારું લાગે કેટલા વાગ શું કહ્યું એક જોઈએ છે ઉકેલ આવે તારે કોનું હું તને દેખાડું ઉકેલ લાવવાનું તારા હાથમાં એના હાથમાં નહીં હે દાદા તમારા માટે બોલે છે બરાબર સારું બોલે છે પેપર માં છપાય પેપર સારું દાદા હોશિયાર કે કેવા નારાયક હતા मला કઈ લખવાનું છે કે મને હોય તો આખી દુનિયા છે તો વિચાર કરે આ દિશામાં આ દિશા ચૂકવી નથી એ જ છે એ નિશ્ચય જોડે જોડે આ પાછું જોડે આરોપી છે નક્કી છે એનું આરાધન કરવું છે ના પેલી બાબત આ દિશાની વાળી પેલું આયોજન થાય કરવું દેવાનું આ ફ્રી થયું એટલે આવડી જશે હવે એ તો એક કેટલા છે હા તો બતાડજો માટે એક એક બીજા નથી કરીએ શરૂ કર્યું એટલે જ્ઞાન ના મુકાય તો નક્કી કરવું કે આપડે આ ઊંચે મૂકી દેવું તો પાછળ ગમે તે બોલે તેની આપણને પરવા ના હોય છે નહી તો આપડે ખોટા જ છે એની ખાતરી થઈ જાય શું નહીં તો શું આપડે ખોટા છે એવી ખાતરી થઈ જાય ખાતરી થઈ ગઈ હા શું શા માટે ભરવાની તમને ના લાગી હા ભણેલા છે તો સમજવું પડશે ને આમ તો ચાલશે સમજ લાગે સંસાર માંથી તેનો શ્રેષ્ઠ ભાવ રહ્યો અને મોક્ષ માં જવું છે બને નહીં સાથે ના બને બન્યું પણ બને છે ના એટલે પેલું છોડી પેલું સુધારી લેવાનું તમને કોણ દેતા ન જોયેલા ના લાગે તો પહોંચ દેવા દીધી એનો કંટ્રોલ લાવી ને પકડી ગયો તો કોણ જતો પકડી ગયો તો નીકળી જાય ડુએલ જેવું થઈ જાય હા હવે પોઈન્ટ લઈ ગયું ત્યારે સિવાય એની ઉપર શું કેવાય બધી રીતે મદદ છૂટી જાય જય તો સારો સાથે એમાં બે માં તેને તોડી નાખે એ બધું હોય ત્યાં શું થાય દેખાય શું કામ કરે જાણ છે દે જમાઈ ગયા કેવડી મોટી કરે વિફળો પછી અહંકાર શું વિફળે આમ અહંકાર